બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ ભૂલ એક નથી અનંત છે પોતે બંધાયો છે બ્લન્ડર્સ અને મિસ્ટેક્સથી જ્યાં સુધી બ્લન્ડર્સ ભાંગે નહીં ત્યાં સુધી મિસ્ટેક્સ જાય નહીં બ્લન્ડર્સ કોને કહેવાય હું ચંદુલાલ છું એ જ બ્લન્ડર છે અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ પછી બ્લન્ડર્સ જાય અને મિસ્ટેક્સ રહે એ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય આ ડુંગળીના પડો હોય છે ને તેમ દોષો પણ પડોવાળા હોય છે તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પળ ઉખડતા જાય અને જ્યારે તેના બધા જ પડો ઉખડી જાય ત્યારે એ દોષ જડ મૂળથી કાયમને માટે વિદાય લઈ લે કેટલાક દોષો એક પળવાળા હોય બીજું પણ જ તેમને હોતું નથી તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય વધારે પળવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે તો કહે કે ભાઈ હા પણ તેનું કારણ એમને આ ના સમજાય દોષ તો પડની પેઠે છે અનંત છે એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા જાય કૃપાળુ દેવે કહ્યું છે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય દોષ અનંત છે અને તે દેખાયા નહીં એટલે એ દોષ જાય જ નહીં જો તારામાં દોષ ના હોય તો હું દોષનું ભાજન છું એમ બોલીશ નહીં નહીં તો તેવો થઈ જઈશ અને અનંત દોષ છે તો તે ચોખ્ખે ચોખ્ખું કહે કે મારામાં અનંત દોષો છે પણ શેઠને દેરાસરની બહાર નીકળ્યા પછી પૂછીએ તો કહે કે એકાદ બે જ દોષ હશે જરા ક્રોધ અને જરા લોભ બસ એટલું જ છે તે પછી દોષોએ જાણે કે ભાઈ કપટ કરે છે તેથી દોષોએ પછી ખડે પગે ઊભા રહે મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે સ્વચ્છંદ એ જ મોટી ભૂલ તે સહેજ એમ કહ્યું કે એમાં શું થયું એટલે થઈ રહ્યું તે પછી એ અનંત અવતાર બગાડે જ્ઞાની પુરુષની કૃપાથી શક્તિથી દોષો દેખાય ને ભાંગે કોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ માન માયા લોભને ખોરાક ના આપીશ તો બધા મળદાલ થઈ જશે ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો તે ઘર બદલી નાખે દોષ એજ ક્રોધમાન માયાલોભ એમનું ઉપરાણું જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારે પણ ના લીધું તો તે ભાગી જાય